સુઈ જાઓ છો તમે તો જ્ઞાની પુરુષ છો સંસાર મારા શું કરવું મારે તમારા જેવું કરવાનું કે હાથ ની પાસે થઈ ગયો શું કહ્યું મહારાજ બે ગોદરા નહીં હાથ ગોદરા હું ઉભી જોયો માણસ એ તો વિલાસ જ કહેવાય ને આપ સુઈ જાઓ તારે ખરા સાત ગોદરામાં આપ સુઈ જાવ હું પણ તમે ત્યાગી છો ભજે નહીં છો હું ના આવે વિચાર તે આખી રાત તારું શું થઈ આ ધરતી પર આજે કાશ્મીર ના ધરતી જોઈ લે અને કાક ગોદડા સુઈ જાય છતાં આ લોકો ના પલંગ પછી અનુકૂળ હતા પલંગ માં મારે સુઈ જવું પડે એમ શું કારણ કે આ પલંગ તો આપણા જ મેં હું દબાઈ જવું ભાઈ હું તો પાત્રો પલંગમાં દબાઈ જવું મેં ઉપર કઈ છે જ નહીં અને બીજું મારે જરા કેર કેર આમ જમીન પર સુઈ જાય તાર મેં જરા કેરમાં સરખું હોય ને ત્યાં સારું રહે પણ આ લોકો કે ના તમારે પલંગમાં ભાઈ નહીં ઉતરતા હા મારા વાંકા છે તારું દાદા ને વચ્ચે કરી આપવું પડે અમદાવાદ જવું હા મારે પછી તો જ હોવું પડશે અને પછી સાડા ચાર વાગે મને તો લઈ જાય ક્લબ માં હતો આગળ ક્યાં લઈ જાય બહાર નીકળું છું ને એટલે આ દેવતા મૂક્યા તેવું લાગે છે એટલે તો મારે એમને હતું આ નોર્મલ હતું તે સારું હતું આ શું કામ મારે બધું હતું મહિતી બહાર નીકળું દેવતા મૂક્યો હોય એવું લાગે મારે જરૂર નહીં એકદમ ઠંડામાં એર કંડિશનર કેટલો હોટ માં ગરમી બહુ ને અમદાવાદમાં ઠંડામાંથી ગરમી ઘરે ઓકે ઓકે ઓકે ત્રણ વીક પછી મળશું ભેગા થશો Canton Ohio Canton Ohio Ohio Lalit ને સાંજ ને બેટરી ને જોઈએ હવે કેમનું થાય એટલે <coughs> જોઈએ કેમનું થાય છે મારે છેલ્લું એટાય છે ને ના બરિયા લંડન કોર્બિન બરિયા બરિયા બરિયા તો ને પ્લેન પ્લેન પ્લેન તો શિકાગો કેનેડાનું શિકાગો બસ એ છેલ્લું શિકાગો પછી જવાનું કારમાં ક્યાં ડિટ્રોઇટ કારમાં ડિટ્રોઇટ જવાનું વાઘેલા લઈ જશે આવીને વાઘેલા સાહેબ વાઘેલા લઈ જશે કેટલો માઇલ થાય તો દોઢસો બસો માઇલ થતો ત્રણસો ત્રણસો અઢીસો અઢીસો